चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराद्विषायनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम ગઈ કાલે આપણે ચોર્યાસી વૈષ્ણવની વાર્તાના સંદર્ભમાં એ વાતનો વિચાર કર્યો કે પુષ્ટિ માર્ગ એ ભક્તિ માર્ગ છે ભક્તિ એટલે પ્રેમ ને કે ભાવ પ્રભુ પ્રત્યે આપણો પ્રેમ ભક્તિ ભાવ ભગત છે તો આપણે ભક્ત છીએ કે ભક્તિ માર્ગી છીએ સામાન્ય લોકોની ભક્તિ માર્ગના વિષયમાં એવી માન્યતા છે કે ભક્તિ છે તો એમાં જ્ઞાનનું કોઈ સ્થાન નથી એટલે જ્ઞાનની કોઈ આવશ્યકતા ભક્તિ માર્ગમાં નથી હોતી એટલે શાસ્ત્રનું અધ્યયન પ્રવચન પઠન કે સમાર્ગીય ગ્રંથોનું એ જાતનું અધ્યયન મનન પઠન એ બધું આવશ્યક નથી જો આપણે પ્રભુ સેવા સ્મરણ કંઈ કરી રહ્યા છીએ અને એ જે માન્યતા છે લોકોની એની સામે આપણે વાર્તા સાહિત્યના ઘણા બધા દ્રષ્ટાંતો મહાપ્રભુના સેવકોના અને સ્વયં શ્રી મહાપ્રભુજી અને એમના પરિવારના પણ દૃષ્ટાંતો જોઈને આપણે એ વાત સમજ્યા કે ભક્તિના લક્ષણમાં જ શાસ્ત્ર આપણને એમ કહે છે કે ભક્તિ એટલે પ્રેમ એ વાત બરોબર છે પરંતુ એ પ્રેમ પ્રભુના મહાત્મ્યના પૂર્વક હોવું જોઈએ એટલે પહેલા પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન હોય એ મહાત્માના જ્ઞાનથી આપણે પ્રભુને સારી રીતે સમજી જઈએ એ સમજપૂર્વકનો પ્રભુમાં પ્રેમ થાય તો એ ભક્તિ કહેવાય મહાત્મ્ય જ્ઞાન રહિત જો પ્રેમ હોય તો એ પ્રેમ ભક્તિ બનતો નથી અને મહાત્મ્યનું જ્ઞાન આપણને શાસ્ત્રથી પ્રાપ્ત થાય છે કેમ કે આ પ્રભુના મહાત્મ્યને આપણે અનુભવી તો નથી જેમણે અનુભવ્યું હોય એની જુદી વાત છે પરંતુ આપણો તો એ અનુભવ નથી તો આપણે ક્યાંથી જાણી શકીએ શાસ્ત્રથી કે આપણા આચાર્યો દ્વારા એટલા માટે ભક્તિ માર્ગમાં પણ આપણને જો ચાલવું છે તો ભગવત શાસ્ત્રનું અધ્યયન અવગાહન નિરંતર જરૂરી છે એના વિના મહાત્માનો બોધ થઈ ન શકે તેના વિના ભક્તિ પણ થઈ ન શકે એટલે વિના જ્ઞાને અહીંયા પણ કોઈ ઉપાય નથી એટલે શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રમાં અવગત્ય મનુવાગ દેહ કૃષ્ણ સેવ્ય એ આજ્ઞા દરેક પુષ્ટિ માર્ગીને કરેલી છે કે ભગવત શાસ્ત્રને સારી રીતે જાણી સમજીને તે પછી કૃષ્ણની સેવા કરવી અને એટલે જ સિદ્ધાંત મુક્તાવલીમાં પણ શ્રી મહાપ્રભુજીએ અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ એમ આજ્ઞા કરી હવે આજે જે વિષય છે આપણો વિચારવાનો એ વિષય આપણે કેટલી વસ્તુનો વિચાર કર્યો સૌથી પહેલા શુદ્ધિ શુદ્ધિ પવિત્રતા સંબંધમાં વિચાર કર્યો એના પછી આશ્રય અન્યાશ્રય શરણાગતિ એ સંબંધમાં વિચાર કર્યો તેના પછી શાસ્ત્રની ઉપયોગિતા ભક્તિ માર્ગમાં એ સંબંધનો આપણો વિચાર કર્યો હવે આજે જે વિષય છે એમાં શરણાગતિના પછી આત્મનિવેદનની દીક્ષા બ્રહ્મ સંબંધ એ બ્રહ્મ સંબંધ કે આત્મનિવેદન એની દીક્ષાના સંબંધમાં થોડો વિચાર આપણે કરવો જોઈએ તો સૌથી પહેલા તમારામાંથી કોઈ જણાવો કે આ શું વસ્તુ છે આત્મનિવેદન કે બ્રહ્મ સંબંધે જેને પણ કહેવું હોય આ જ્યારે આપણે ઠાકોરજીને આપણું સર્વસ્વ સમર્પણ કરીએ છીએ એટલે આપણું સર્વસ્વ ને પોતાનું સમર્પણ જયારે આપણે કરીએ છીએ તે દીક્ષા અને ઠાકોરજીના સાથે સંબંધની પાકી ગાંઠ બાંધવી ઓર કોઈને કેવું છે કઈ ઠાકોરજી ના હલો જીજી હા નંદિની બોલ જે બ્રહ્મ સંબંધ આપણને કરવાથી સેવા કરવાનો આપણને અધિકાર મળે છે એટલે આપણે ઠાકોરજી ની સેવા કરી શકીએ છીએ હા જે જે દીક્ષામાં આપણે આપણું બધું સર્વસ્વ સમર્પણ કરી દે ઠાકોરજી ને એને બ્રહ્મ સંબંધ દીક્ષા કહેવાય અચ્છા આના ઉપરથી મને ઠાકુર અગર આપણે શરણ દીક્ષા હોય અને આપણા પિતા અને માતા કોઈ કાર્યમાં વ્યસ્ત હોય કે બહાર ગામ ગયા હોય તો આપણે અડધો દિવસની સેવા હોય તો સવારની જેમ ક્રમ છે સવારનો ક્રમ તો બધું કરીને ગયા માતા પિતા અને બધું સામગ્રી સ્થિત ને બધી હોય તો સવારે આપણે સ્નાન કરી અને ઠાકોરજીને શૃંગાર કરીને બિરાજવાના હોય અને આપણે બ્રહ્મ સમાજ ના હોય તો કોઈને પધરાવી ના શકાય તેવી પણ પરિસ્થિતિ હોય ઠાકોરજીની તો તો આપણે શરણ દીક્ષામાં સેવા તો કરી શકે ને કરી શકે બધું કરી શકે કેવલ મંત્રથી તુલસી સમર્પણ ન થઈ શકે એ સિવાય બધી સેવાનો ક્રમ આપણો પ્રણ દીક્ષા જેને હોય કરી છે એ ચલો મુદ્દો પછી છે પહેલા આપણે આત્મનિવેદન કે બ્રહ્મ સંબંધના વિષયમાં એનું સ્વરૂપ શું છે એ દીક્ષા કઈ રીતે આપણા સંપ્રદાયમાં આવી આ બધા વિષયનો વિચાર કરી લેવો છે વાર્તા સાહિત્ય શ્રાવણ મહિનાના એકાદશી ના શ્રી ઠાકોરજી એ શ્રી મહાપ્રભુજીને તે કહ્યું હતું કે તમે બ્રહ્મ સંબંધ જેને આપશો તેના સર્વે દોષ નિવૃત્ત થઈ જશે એવું કે મહાપ્રભુજીને કહ્યું હતું શ્રી ઠાકોરજીએ એ બ્રહ્મ સંબંધ ભિક્ષા આપે છે અને તે સૌથી પહેલા દામોદરદાસજીને શ્રી મહાપ્રભુજીએ આપી હતી ભિક્ષા હા ઓર કોઈ બોલો જે જે મને એવું લાગે છે જે જે દંડવત પ્રણામ જે જે મને એવું લાગે છે કે ભ્રમ સંબંધ એટલે આપણે આપણું આત્મા સહિત આપણે જે નિવેદન કરીએ શ્રી ઠાકોરજીને આપણું આપણા એટલે ઘર સંપત્તિ પુત્ર બધું એટલે આપણે બધું જ એટલે ઠાકોરજીમાં આપણે ઉપયોગ કરીએ એને બ્રહ્મ સંબંધ કહેવાય જે જે એટલે મને એવું લાગે છે કે આપણે જે અહંતાને મમતા આપણે જે આપણું સમર્પિત કરી દઈએ એટલે એ એવી જે દીક્ષા છે એમાં આપણે શ્રી ઠાકોરજીને એવું પ્રોમિસ આપીએ છે કે એટલે મારું જે જે પણ બધું છે એટલે મારો પુત્ર અને ઘર સંપત્તિ એ બધું આપનું છે તો એ દીક્ષાને સમર્પણ દીક્ષા કહેવાય જજો અને મને આ રામાનંદ પંડિત પંડિતની વાર્તામાં આવે છે કે શ્રી આચાર્યજી એમનો ત્યાગ કરી દે છે પણ પછી પછી એટલે ઠાકોરજી એમનો ત્યાગ નથી કરતા ઠાકોરજી એવું કે છે કે મેં આપને પહેલા કીધેલું કે જે વૈષ્ણવને આપ જે વૈષ્ણવને આપ સમર્પણ દીક્ષા આપશો એનો હું કોઈ દિવસ નહીં છોડું હવે જો આમાં ધ્યાનથી સમજો એ કે બ્રહ્મ અને સંબંધ બ્રહ્મ એટલે ભગવાન સંબંધ એટલે સંબંધ આપણે જોડાવવું કોઈની સાથે ભગવાનની સાથે જોડાવવું હવે જોડાવાનો મતલબ એ છે કે બ્રહ્મ જે છે એ આપણે જાણીએ છીએ કે આ સર્વ કંઈ સૃષ્ટિ જળ ચેતનાત્મક એ બ્રહ્મથી જ પ્રગટ થઈ છે એટલે ભગવાને જ પ્રગટ કરેલી છે અને એ સૃષ્ટિ ભગવત રૂપ છે એનું પ્રાકટ્ય પણ ભગવાનની અંદર જ છે ભગવાનથી બહાર નથી એટલે સૃષ્ટિના માટે એમ કહેવાય છે કે એ બ્રહ્માત્મક છે બ્રહ્મ રૂપી પ્રદેશમાં એનું પ્રાકટ્ય છે તો તે સ્થિતિમાં એ સૃષ્ટિનો કોઈ પણ પદાર્થ બ્રહ્મથી સંબંધ ન હોય એવું કેવી રીતે શક્ય બને જેમ સમુદ્રની અંદર કોઈ લહેર ઉઠે અને સમુદ્રની અંદર પડે આપણને દૂરથી જોઈએ સમુદ્રમાં એની તરંગો મોજાઓ વેવ દેખાતા હોય કે જે મોજાઓ આપણને દેખાય છે એ સમુદ્રના જ બનેલા છે અને સમુદ્રની અંદર જ છે તો આપણે સમુદ્રના મોજાને સમુદ્રથી અલગ તો ન કહી શકીએ સંબંધ તો છે જ એનો એવી રીતે જીવાત્માનો પણ બ્રહ્મની સાથે સંબંધ તો છે તો બ્રહ્મ સંબંધથી શું જીવાત્માનો બ્રહ્મની સાથે સંબંધ આપવામાં આવે છે એવું કહેવું તો યોગ્ય નહીં ગણાય કેમ કે સ્થાપન તો થઈ નહીં શકે જે છે જ સંબંધ જેનો એનું સ્થાપન શું હોય તો શું થાય છે એ ધ્યાનથી સમજો કે એ સંબંધ જે સ્થાપિત છે એનું કેવલ સ્મરણ કરાવવામાં આવે છે એટલે એની યાદ અપાવવામાં જે વાતને કે જે હકીકતને જીવાત્મા સંસારમાં પડી જવાને કારણે ભૂલી ગઈ છે એ હકીકત એને યાદ અપાવવામાં આવે છે કે તું આજ બ્રહ્મનો અંશ છો અને એ બ્રહ્મ માટે જ તારું અહીંયા પ્રાકટ્ય છે અને તને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે તે બ્રહ્મની લીલા માટે કે બ્રહ્મ માટે છે ભગવાન માટે છે તો જ્યારે આ વાતનું સ્મરણ કરાવવામાં આવે છે તે વખતે જીવાત્માને એનો બોધ કેવી રીતે થાય છે કે હું દાસ છું આ જાતનો જીવાત્માને બોધ થાય છે હવે જ્યારે દાસ છું એવો બોધ થયો ત્યારે જીવાત્માનો અને ભગવાનનો સંબંધ કેવો બન્યો સ્વામી સેવકનો સંબંધ એટલે બ્રહ્મ સંબંધનો ટૂંકમાં કહીએ તો અર્થ એવો થાય કે શ્રી કૃષ્ણ સાથે જીવાત્માનો સ્વામી સેવક સંબંધ સ્થાપિત થવું એનું નામ બ્રહ્મ સંબંધ અત્યાર સુધી જીવાત્મા પોતાને સંસારના આસંખ્ય જીવોમાંની એક જીવાત્મા તરીકે સંસારી જીવ તરીકે પોતાને ઓળખી રહી હતી એ જીવાત્મા આત્મનિવેદિત જ્યારે બને છે તે વખતેથી પોતાને કૃષ્ણનો દાસ અને કૃષ્ણને પોતાનો સ્વામી એમ માનતો માનતી થઈ એટલે બ્રહ્મ સંબંધ એટલે શ્રી કૃષ્ણ સાથે જીવાત્માનો સ્વામી સેવક સંબંધ કૃષ્ણ સ્વામી હું દાસ આનું નામ બ્રહ્મ સંબંધ સમજાયું હવે આ જે બ્રહ્મ સંબંધ નો તો શબ્દનો અર્થ થયો અને એ શબ્દને પાછળ જે ભાવ છે એ ભાવને આપણે મંત્ર દ્વારા પ્રભુના સન્મુખ પ્રકટ કરીએ છીએ આત્મા તુલસી પત્ર લઈને એ જે છે પ્રક્રિયા એને નિવેદનની દીક્ષા કે આત્મનિવેદનની દીક્ષા કે બ્રહ્મ સંબંધની દીક્ષા એમ કહેવાય છે વાર્તામાં આનો પ્રસંગ કઈ વાર્તામાં આવે છે ના કયા સેવક ની વાર્તામાં દામોદાસ અફસાનીજી પહેલી જ વાર્તા છે ને જેમાં આ પ્રસંગ છે આખો એમાં શું પ્રસંગ આવ્યો હતો કોઈને યાદ છે શ્રી મહાપ્રભુજી શ્રી હમનાજીના તટ પાસે બિરાજી રહ્યા હતા તો ત્યારે તેમને ચિંતા ઉપજી કે આ બધા જીવો જે સૃષ્ટિમાં છે તે તો દોષ વળેલા છે અને શ્રી ઠાકોરજીમાં ઠાકોરજીના તો દોષ રહિત છે ઠાકોરજી તો આવા આવા બેનો સંબંધ કઈ રીતે થાય તે ચિંતાથી શ્રી ઠાકોરજી પ્રગટ થયા પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીને કહ્યું કે આપ ચિંતા ન કરો અને હું આ બ્રહ્મ સંબંધની દીક્ષા તમે આપો જેને પણ તમે બ્રહ્મ સંબંધીની દીક્ષા આપશો તે તેના બધા સકલ દોષ નિવૃત્ત થઈ જશે અને હું તેનો તેનો તેને નહીં છોડું ક્યારેય પણ અત્યારે આ વાત શ્રાવણ સુદ એકાદશી ના મધરાતી શ્રી ડાકોડીજી અને શ્રી મહાપ્રભુજી વચ્ચે થઈ હતી હા બીજા કોઈને કેવું છે કઈ જે જે જે જે એટલે આ જે પ્રસંગ થયો ત્યારે પવિત્ર અગિયારસ હતી તો પક્ષે આચાર્યજીએ ઠાકોરજીને પવિત્ર કર્યો પછી ઠાકોર ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા પછી શ્રી આચાર્યજીએ દામોદરદાસજી ની તરફ જોઈને પૂછ્યું કે દમલા કશું સુન્યું તો દામોદરદાસજીએ કહ્યું કે સુન્યું પર સમજ્યો નહીં અચ્છા એ તો ઠીક વસ્તુ છે મૂળ આપણે આત્મનિવેદન કે બ્રહ્મ સંબંધના સ્વરૂપ દીક્ષાની પ્રણાલી એના સંબંધમાં વિચાર કરવો છે ઓર કોઈને કંઈ કહેવું છે આ વિશેનું જે જે એટલે શ્રી ઠાકોરજીએ એવું પણ કીધું હતું કે એટલે તમે જેને પણ તમે એટલે બ્રહ્મ સંબંધની દીક્ષા એટલે આપશો તો એમના બધા જ દોષો હું એટલે નિવૃત્ત નહીં કરું પણ એને હું એટલે ઇગ્નોર કરી દઈશ એટલે એવું એનો શું મતલબ થાય નિવૃત્ત નહીં કરવું ને ઇગ્નોર કરીશ એટલે જે જે એટલે આપણે દોષ તો આપણે એટલે આપણે દોષ તો ન ટ્રાય તો કરવો જ જોઈએ કે દોષ આપણાથી એટલે કઈ ભૂલ ના થાય પણ અગર જો એટલે ભૂલ થઈ જાય તો પછી એટલે એટલે તો પછી શ્રી ઠાકોરજી ઇગ્નોર કરે એટલે આમ આપણે ટ્રાય તો કરવો જ જોઈએ એ મુદ્દો નથી હું એમ પૂછું છું કે ઠાકોરજીએ જયારે એમ કહ્યું એવી આજ્ઞા કરી કે જેનું આત્મનિવેદન જે કરશે મૂળ તો વચન ભગવાનના છે જે સિદ્ધાંતમાં શ્રી મહાપ્રભુજી આપણને કહ્યા છે બ્રહ્મ સંબંધ કરના સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ બ્રહ્મ સંબંધ કરવાથી દેહ અને જીવના બધાના બધા દોષો નિશ્ચિત રૂપથી દૂર થઈ જશે નિવૃત્ત થઈ જશે તો આ જે વચન છે પ્રભુનું એના માટે તો એમ કહી રહ્યો છે કે નિવૃત્ત નહીં થાય પણ પ્રભુ ઇગ્નોર કરશે તો હું એમ પૂછું છું કે એનો મતલબ શું શું કહેવા માંગે છે જે જે એટલે તમે જેમને પણ બ્રહ્મ સંબંધની દીક્ષા આપશો તેને હું અંગીકાર કરીશ અને તમે જેમને પણ નામ દીક્ષા આપશો તેનો તેના હું સકલ દોષ નિવૃત્ત કરીશ નામ દીક્ષા આપશો એના દોષ નિવૃત્ત કરીશ નામ દીક્ષા એટલે હસ્તાક્ષર બનશે થોડું સમજી લો વિચારી લો હા કોઈને બીજાને કહેવું હોય તો જજે એટલે મને એવું લાગે છે કે એ દોષના એ દોષ જે આપણે કર્યા છે એના ફળ તો આપણને મળશે પણ એ ઠાકોરજીની જે આપણે સેવા કરીએ છીએ એમાં આપણને બાધક નહીં થાય તીર્થ જે કહી રહ્યો છે એમાં તો તું શું સમજ્યો એનો સેવાનો આશય શું હશે જે જે એટલે એવું કહેવા માંગે છે કે એ ઠાકોરજી એટલે ઠાકોરજી જે આપણે જે દોષ કરીએ છીએ એને એને દૂર તો નહીં જ કરી દે એટલે એના ફળ ના મળે એવું તો નહીં કરે પણ એના ફળ તો આપણને મળશે પણ સેવા એટલે જે એ જે દોષ છે તો ઠાકોરજીને આપણને જે જોડવા માટે આપણે બી દોષ રહિત હોવા જોઈએ તો ઠાકોરજી એવું કહ્યું કે હું એ બધા દોષો સેવા માટે નહીં ગણું પણ એના ફળ તો ફળ તો જીવને મળશે જ સંબંધ કરાવશો તો અંગીકાર કરીશ વાંચો तब श्री आचार्य जी कहे जो मोको श्री ठाकुर जी ने आज्ञा की है जो तुम जीवन को ब्रह्म संबंध करवा कराओ तिनको હું अंगीकार करूंगा और जिनको तुम नाम देओगे तिनके सकल दोष निवृत्त होंगे ताते ब्रह्म संबंध अवश्य करना એટલે શ્રી આચાર્યજી દામોદરદાસજી ને કહે છે કે શ્રી ઠાકોરજી મને એવી આજ્ઞા કરી છે કે તમે જેમને બ્રહ્મ સંબંધ કરાવશો તો તેમને હું અંગીકાર કરીશ અને જેને તમે નામ દીક્ષા આપશો એટલે અષ્ટાક્ષર મંત્રની દીક્ષા તેના હું સકલ દોષ નિવૃત્ત કરીશ એટલે બ્રહ્મ સંબંધ અવશ્ય કરવું હવે આમાં ધ્યાનથી સમજો આપણી પાસે વાર્તાની આ પંક્તિ છે તમે ભૂલ્યા એ સાચું વાર્તામાં એવું જ લખેલું છે એના સામે આપણી પાસે પ્રભુએ સાક્ષાત શ્રી મહાપ્રભુજીને કહેલા વચનો છે સિદ્ધાંતર અધ્યયમાં એમાં શું કહ્યું છે કે બ્રહ્મ સંબંધ કરવાથી બધાના જીવ દેહ અને જીવના બધા જ દોષો ચોક્કસ રૂપથી નિવૃત્ત થઈ જશે ત્યાં દોષના નિવારણ માટે બ્રહ્મ સંબંધ દીક્ષાનો ઉલ્લેખ છે બરોબર છે અહીંયા અષ્ટાક્ષર દીક્ષાની વાત આવી રહી છે કે નામ દીક્ષા પ્રયોગ આપણે છે બંને વાત જે લોકો ફોન વચ્ચેથી અનમ્યુટ ન કરો તમારો ફોનને તો સિદ્ધાંત રહસ્યમાં પ્રભુ એમ કહે છે કે બ્રહ્મ સંબંધથી બધા દોષો ની નિવૃત્તિ થશે તો આપણે બે રીતે સમજવું જોઈએ વાર્તામાં આવી રહ્યું છે કે નામ જેમને નામ દીક્ષા આપશો એના બધા દોષોને દૂર કરીશું તો દોષો બે રીતે સમજવા જોઈએ એક દોષ એવા કે જે પ્રભુના શરણે આવવામાં અડચણરૂપ બનતા હોય અને બીજા દોષ એવા કે જે પ્રભુની સેવા કરવામાં અડચણરૂપ બનતા હોય તો જ્યારે નામ દીક્ષાથી બધા દોષ દૂર થશે નામ આપશો એના બધા દોષ દૂર થશે એવી આજ્ઞા કરી રહ્યા છે વાર્તામાં તો એનો અર્થ આપણે એમ સમજવો જોઈએ કે પ્રભુના શરણે જવામાં કે પ્રભુને ના આશ્રિત થવામાં જે દોષો પ્રતિબંધક છે અડચણરૂપ છે એ એના દ્વારા દૂર થશે જ્યારે આવનાર વ્યક્તિ પ્રભુના સન્મુખ સાચા હૃદયથી વિશ્વાસ રાખીને એમ કહેશે કે હે શ્રી કૃષ્ણ તમે મારા રક્ષક છો હે શ્રી કૃષ્ણ તમે જ મારી ગતિ છો તમે જ મારા આશ્રય છો આવું જ્યારે એ કહેશે તો પ્રભુ એની શરણાગતિને સ્વીકારશે એની અંદર જે પણ દોષ હશે દોષને ઇગ્નોર કરશે પ્રભુ એનું એને શરણ આપશે અને બીજી તરફ બ્રહ્મ સંબંધના વિષયમાં પ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધથી બધા દોષ દૂર થશે તો એનો અર્થ એ છે કે પ્રભુની સેવા કરવામાં કોઈ દોષ પ્રતિબંધક બનતા હોય તો આત્મનિવેદન અગર એને કર્યું હશે તો એ દોષ એની અંદર હોય તેમ છતાં પણ પ્રભુ એની સેવાનો સ્વીકાર કરશે આ રીતે એનું સમાધાન બંનેનો સમન્વય કરવો હોય તો કરવો જોઈએ અથવા અહીંયા જે નામ દીક્ષા છે એ નામ દીક્ષાને પણ આત્મનિવેદન દીક્ષા જ સમજીને એનું સમાધાન કરી શકાય ઠીક છે ચલો હવે એક મુદ્દો અહીંયા આપણે વિચારવાનો છે કે તમે જેને બ્રહ્મ સંબંધ આપશો એનો હું અંગીકાર કરીશ એને હું ક્યારે પણ નહીં છોડું આવું પ્રભુ અહીંયા વચન આપી રહ્યા છે તો એ સ્થિતિમાં આપણે કોઈ પણ વ્યક્તિ હોય નાનું બાળક હોય કોઈ વ્યક્તિ કૃષ્ણમાર્ગને જાણતું હોય ન જાણતું હોય એમ કોઈને પણ આપણે બ્રહ્મ સંબંધ દીક્ષા જો આપી દઈએ અથવા કોઈને દબાણ લાવીને કે ભાઈ તું મારા ઘરમાં લગ્ન કરીને આવી છો તો હું તારા હાથનું પાણી તો જ પીવું કે જો તું બ્રહ્મ સંબંધ લે તું અમારે ત્યાં રસોઈયાનું કામ કરે છે તને બ્રહ્મ સંબંધ લેવું જરૂરી છે તો જ તારી રસોઈ અમને કામ લાગશે એમ દબાણથી ડરાવીને કે લાલચથી કે અજાણતા પણ કોઈને આ રીતે બ્રહ્મ સંબંધ આપી દેવામાં આવે તો શું એના બધા દોષ દૂર થઈ જાય કે એની એવી યોગ્યતા સિદ્ધ થાય એ વિચાર કરવાનો છે ના થઈ શકે તો અહીંયા કહ્યું છે એનો શું મતલબ થાય એટલે જેને બ્રહ્મ સંબંધ લેવાનું હોય જેને ઠાકોરજીને સાચા ભાવથી સાચા પ્રેમથી અને સાચા હૃદયથી ઠાકોરજીની જેને સેવા કરવી હશે તે તો સામેથી જ આવશે કે મને શ્રી ઠાકોરજીની આવી રીતે સેવા કરવી છે તો તો આપણે જાણી શકીએ ને કે તે ની સેવા કરી શકશે ત્યારે આપણે તેને ધ્યાન દઈને આપણે તેને જાણી કે તેને કેટલો સ્નેહ છે ઠાકોરજી પ્રત્યે તો ત્યારે પછી આપશે ને ગુરુ એમને થોડી આપી દેશે નહીં આપણે જોયું તેમ કે અત્યારે પૃથ્વી ભાગમાં જે પ્રણાલી ચાલી રહી છે એમાં કેવું હોય છે કે ગુરુ કોઈ ગામમાં પધારવાના હોય એના આઠ દસ દિવસ પેલા છાપામાં કે નોટિસ બોર્ડ ઉપર જાહેરાત અપાઈ જાય કે આ તારીખે પધારશે જેમને બ્રહ્મ સંબંધ લેવું હોય તે આવી જાઓ નામ લખાવી દો એમ હવે એવી રીતે ગુરુને ખબર નથી કે કોણ માણસ આવી રહ્યો છે શું શા માટે આવી રહ્યો છે એ આવ્યા ઓલા નાહી ધોઈને કોઈ બે ચાર જણા એને તૈયાર રાખે એને બ્રહ્મ સંબંધ આપ્યા અને પછી છૂટા આ જાતની એક પ્રણાલી છે થોડા બંધ બ્રહ્મ સંબંધ થતા હોય છે તો શું આ જાતના બ્રહ્મ સંબંધથી ઠાકોરજીના ઉપર એવી ફરજ પડે કે એમનો બધાનો અંગીકાર ઠાકોરજીને કરવો જ પડે ફરજિયાત બધાના દોષ દૂર કરવા જ પડે મારો પ્રશ્ન એ છે ના જે છે એટલે જે જે વ્યક્તિ જે વ્યક્તિ આ જે બ્રહ્મ નો જે બ્રહ્મસંબંધનો જે શ્લોક છે એમ એ આપણે ઠાકોરજીને પ્રોમિસ આપીએ છીએ કે હું મારું ઘર સંપત્તિ ને બધું તમને સમર્પણ કરું છું તો જે વ્યક્તિ બોલવાની સાથે સાથે એને અંદર અંતકરણથી એવું ફીલ પણ કરે એટલે એવું ફીલ કરે અને એ પ્રમાણે ઠાકોરજી ની એ સેવા કરે તો એ સાચો બ્રહ્મ સંબંધ એટલે તો જ એને બ્રહ્મ લેવાનો કોઈ મતલબ થાય તો એટલે ઠાકોરજીની એટલે ઠાકોરજીની ફરજ એટલે એવા જે વૈષ્ણવ છે એની ઉપર ઠાકોરજી પણ એટલે ઠાકોરજી પણ એવા જ વૈષ્ણવ ઉપર એવી કૃપા કરશે કે એના દોષો નહીં ગણે ને એવી રીતે બાકી જે લોકો આવી રીતે નામ લખાય ને એવું બધું કરીને પછી ભ્રમ સંબંધ કરે એ પછી કોઈ ઠાકોરજીની સેવા નથી કરતા હોતા એ પછી એક બે દિવસ માટે કરે ને પછી બધું એટલે એવી રીતે તો એટલે એવા વૈષ્ણવને જે ઠાકોરજીને એવા વૈષ્ણવ પર કૃપા કરવાની કોઈ જરૂર નથી એટલે એ કોઈ ફરજ નથી બનતી ઓર કોઈ બોલો જય ધનવત પ્રણામ જે મને એવું લાગે છે કે જયારે કોઈ ઉપર આપણે દબાણ થી એવું તો કહીએ તો સામે વાળા ને એવી ઈચ્છા જ ન હોય પણ એ પરાણે એવી રીતે લે તો પછી એને આમાં ઈચ્છા જ ન હોય પણ એ ખાલી બોલવા ખાતા એ એ મંત્ર બોલી લે અને પછી એ આત્માનું સમર્પણ ન કરે પણ ખાલી બોલે તો પછી તો એનો કઈ મતલબ નથી ને એટલે એવી રીતે તો પછી ઠાકોરજી એવી રીતે એને ફરજ ન પડે કે જે એટલે આપણે બોલવા સાથે આપણે આત્મસમર્પણ કરીએ તો તેને ઠાકોરજી એટલે તો ઠાકોરજી ની ફરજ પડે કે તે અંગીકાર કરે મને પણ એવું જ લાગે છે બરોબર લાગે છે મને હા બોલ જે જે એટલે હવે લોકો બ્રહ્મસબંધ ને કેટલે પદવીની જેમ એટલે ની જેમ લે છે એટલે કે અમે વંશબંધ લઈ લીધો એટલે કોઈ પણ આપણને મળે છે એવું પૂછે કે તો આ લઈ લીધો કે વંશબંધ દીક્ષા લઈ લીધી એટલે આપણે બહારનું ન ખાતા હોઈએ કે કંઈક પણ હોય તો તે આ લઈ લીધું એટલે લોકો ખાલી એક એ પરિમિત જ હોય છે કે આવું છે આવું છે પણ એ લોકો એ બ્રહ્મસબંધનું મેઇન જે એમ છે કે આત્મસમર્પણ એ નથી જોતા તો એનો મતલબ શું એટલે એના દોષ નિવૃત્ત થશે કે નહીં થાય પ્રભુ એનો અંગીકાર કરશે કે નહીં કરે એટલે એમના પ્રભુ દોષ એટલે અંગીકાર નહીં કરે એમને પ્રણામ દીદી મને પણ એ લાગે છે કે એક વૈષ્ણવ એટલે એમને જેમને બ્રહ્મ સંમત લીધા તો પછી પોતાનું સર્વ કે પુષ્ટિ માર્ગના ફરજ ના નિભાવે તો પછી એને એનું જે બ્રહ્મ સંબંધ પ્રભુ સ્વીકારતા નથી મને મહાપ્રભુજી ને આજ્ઞા કરી હતી કે તમે જેના સાથે મળાવશો છો એટલે બ્રહ્મ સંબંધ કરાવશો એ નો અંગીકાર કરીશ પણ અગર અગર એ જીવ બ્રહ્મ ની દીક્ષા રહે પણ અગર એ મહાપ્રભુજીના જે બધા સિદ્ધાંતો છે એના હિસાબે ના હાલે એમ કેમ કે આપણે માર્ગને પ્રકટ કરનાર મહાપ્રભુજી છે અને મહાપ્રભુજીના સિદ્ધાંતના હિસાબે અગર એ ના ચાલે તો પછી એનો બ્રહ્મ ઠાકોરજી સાથે એમ સંબંધ થાય કેવી રીતે કેમ કે આમાં વાર્તાજીમાં ઘણી બધા આવ્યું કે મહાપ્રભુજીની કાનીથી જીવોનો ઉદ્ધાર થાય છે એમ એવી રીતે અગર એ મહાપ્રભુજીના અગર સિદ્ધાંતોને નહીં માને તો પછી એમ એવી રીતે એમ ઠાકોરજી પણ એને સ્વીકારશે નહીં સાચી વાત છે હા મોદિત બોલ હજારો વર્ષ પછી પોતાના લૌકિક જેને લૌકિક સુખ માટે અને બીજા બધાને દેખાવા માટે કામ સંબંધ લેતો હોય છે તો તેને જ આકવાદી નથી જોતા તેને તો લૌકિક સુખ જ જોઈ છે એટલે ઠાકોરજીને અંગી હલો છે છે હા થોડું એકદમ છેટું રાખ બે ત્રણ ફૂટ જેટલું છેટું મારે હા છે છે જેને લૌકિક સુખ માટે અને પોતાના સુખ માટે જે બ્રહ્મ સંબંધ વિસોરી તે રીતે ઠાકોરજી જતા નથી એટલે ઠાકોરજી નવી રીતે તે જ કરે છે કેમ કે તેને તો ખાલી પોતાનું લૌકિક સુખ જ જોઈ છે બહુ સ્પષ્ટ સમજાયું નહીં શું પોતાનું લૌકિક સુખ માટે જે બ્રહ્મ સંબંધ લે છે એમ શું કહેવા માંગે સમજાતું નથી શું બોલે છે જે જેને પૈસા કમાવે બીજાને દેખાડવું જોઈએ કે અમે બ્રહ્મ સંબંધ લીધું છે એવી રીતે પૈસા કમાવે તો તેને ઠાકોરજી કેવી રીતે અંગીકાર કરે જે જે મને એવું લાગે છે કે જે જેને સેવક નો ભાવ જ નથી તો એ મંત્ર જ નિષ્ફળ ગયો એટલે એ મંત્ર ફળતો જ નથી અને ઠાકોરજી એમનું સ્વીકારતા જ નથી સાચી વાત અચ્છા હવે જુઓ અને અત્યારે સમય આપણો થાય છે બીજા આગળ પણ ચર્ચા કરીશું આમાં એ સમજી લેવું જોઈએ કે આત્મનિવેદન જે છે એ બ્રહ્મ સંબંધ છે એના ત્રણ રૂપ છે એક એનું આદિદૈવિક રૂપ છે બીજું આધ્યાત્મિક અને ત્રીજું આદિભૌતિક આદિભૌતિક નો મતલબ જે રિચ્યુઅલ એ કર્મકાંડ કે પેલા આજ્ઞા લેવી પછી ઉપવાસ કરવો અપરસ્માન આવવું તુલસી હાથમાં લેવી જે બોલાવે તે બોલવાનું તુલસી પાછી આપવી પછી પાછી બહાર આવીને કંઠી પહેરી લેવી આ જાતનો એક રિચ્યુઅલ છે આ વિધિ પૂરી થઈ કર્મકાંડ પૂરું થયું તો બ્રહ્મ સંબંધ થઈ ગયું પણ આ જે બ્રહ્મ સંબંધ છે એનું ભૌતિક રૂપ છે અથવા ક્રિયાત્મક રૂપ છે એનું આધ્યાત્મિક રૂપ એટલે આ એક ધાર્મિક દીક્ષા છે અને જેમાં આપણે આપણા શાસ્ત્રમાં કહેલા સંસ્કાર કરતા હોઈએ છીએ યજ્ઞોપવિત સંસ્કાર હોય કે કર્ણવેદ સંસ્કાર હોય નામકરણ સંસ્કાર હોય એવી રીતે આ આપણા કુલ પરંપરાની અંદર આવતું એક ધાર્મિક સંસ્કાર છે અને એને આપણે કરવું જોઈએ તો એ ધાર્મિક રિવાજના રૂપમાં કે કુલ ધર્મના રૂપમાં આપણે આ એક વિધિને સંપન્ન કરતા હોઈએ કદાચ એનામાં આપણો આદર પણ હોય તો એ આદરથી આપણે કરીએ તો એક જાતનો એ આધ્યાત્મિક સંબંધ થયો એમ સમજવું પણ એ બધું કરવા છતાં પણ આપણા મનમાં એવી લાગણી પ્રભુ માટે કે આપણા પોતાના માટે ન જાગી કે હું પ્રભુનો સેવક છું અને પ્રભુ મારા સ્વામી છે અને આજથી હું સેવક થયો તો મારો સેવા એ મારો પ્રથમ ધર્મ છે અને મેં પ્રભુને સર્વસ્વનું સમર્પણ કર્યું છે એટલે એનો હું પ્રભુ કાર્યમાં વિનિયોગ કર્યા પછી જ હું મારા જીવનમાં એનો ઉપયોગ કરીશ આવી જાતનો ભાવપૂર્વક સંકલ્પ આપણા અંદર જાગે નહીં તો એ સંબંધ આપણો થયો જ નથી એમ સમજવું એટલે પ્રભુ તો કદાચ મહાપ્રભુજીની ચિંતાને ધ્યાનમાં લઈ અને પોતાનો હાથ લાંબો કર્યો છે પરંતુ બ્રહ્મ સંબંધ દેનાર જો એ પ્રભુના લાંબા થયેલા હાથને પકડે નહીં તો પ્રભુનો તો દોષ ન રહ્યો ને એટલે સંબંધ કરાવવા માટે આપણે લઈને ગયા પણ જેને લઈ ગયા એને જ પ્રભુનો હાથ ન પકડ્યો તો સંબંધ ક્યાંથી થવાનો છે તો કહેવાનો મતલબ એ છે કે આધ્યાત્મિક કે આધિભૌતિક કે ક્રિયાત્મક એ વિધિ કે રિચ્યુઅલ જો પૂરું કરી દેવામાં આવે એનાથી પ્રભુ ઉપર એવું બંધન નથી આવતું કે એ જીવાત્માનો પ્રભુ અંગીકાર કરે સેવક તરીકે પોતાના અંતરંગ જીવ તરીકે પ્રભુ છૂટતા છે કેમ કે પ્રભુએ પોતાના તરફથી કોઈ કચાશ નથી રાખી પોતે હાથ લાંબો કર્યો છે પણ જીવાત્માએ જ પ્રભુનો હાથ ન પકડ્યો તેમાં પ્રભુનો શું વાંક છે તો એ વાત ખાસ અહીંયા સમજવી જોઈએ કે આવી રીતે જે દીક્ષા લઈ કે આપી દેવામાં આવે એનાથી પ્રભુ બંધાતા નથી કે પ્રભુ ઉપર એવું પ્રભુના માટે એવું જરૂરી નથી કે એમના દોષ નિવૃત્ત કરે એ જીવાત્માનો પોતાના સેવક તરીકે અંગીકાર કરે અને આદિત્ય કયો એ વાત પણ એમાં યોગ્ય છે કે શ્રી મહાપ્રભુજીને જેણે વચ્ચે માન્યા નથી કે શ્રી મહાપ્રભુજી પ્રત્યે જેને આદર નથી કે મહાપ્રભુજીના ઉપદેશ પ્રત્યે જેની આસ્થા નથી એવા વ્યક્તિ સાથે ઠાકોરજી પણ શા માટે બંધાય ચલો બહુ સારું હજી આ સંબંધમાં કોઈને કંઈ પણ કહેવાનું હોય તો આપણે કાલે ચર્ચા કરીશું આજનો ક્રમ અહીંયા રાખીએ